પત્ર નંબર ચારસો સોળ જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે નિર્મળ એવા કોઈ પદાર્થને વિશે દ્રષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી બે એવું કંઈક એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષુને વિશે સૂર્ય અને દાવા ચક્ષુને વિશે ચંદ્ર સ્થિત છે એવી ભાવના કરવી ત્રણ એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકાર આદિના દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી ચાર દેવી સુદ્રઢતા થયા પછી ચંદ્રને જમણા ચક્ષુને વિશે અને સૂર્યને વામ ચક્ષુને વિશે સ્થાપન કરવા પાંચ એ ભાવના જ્યાં સુધી એ ભાવના જ્યાં સુધી તે પદાર્થમાં આકારાદી દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી આ જે દર્શન કહ્યું છે તે ભાષ્યમાન દર્શન સમજવું છ એ બે પ્રકારની ઉલટસુલટ ભાવના સિદ્ધ થઈ ભ્રગુટીના મધ્યભાગને વિશે તે બંનેનું ચિંતન કરવું સાત પ્રથમ તે ચિંતન દ્રષ્ટિ ઉઘાડી રાખીને કરવું આઠ ઘણા પ્રકારે તે ચિંતન દ્રઢ થયા પછી દ્રષ્ટિ બંધ કરવી તે પદાર્થના દર્શનની ભાવના કરવી નવ તે ભાવનાથી દર્શન સુદૃઢ થયા પછી તે બંને પદાર્થો અનુક્રમે હૃદયને વિશે એક અષ્ટદલ કમળનું ચિંતન કરી સ્થાપિત કરવું દસ હૃદયને વિશે એવું એક અષ્ટદલ કમળ માનવામાં આવ્યું છે તથાપિ તે વિમુખ મુખે રહેલું છે એમ માનવામાં આવ્યું છે જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું અર્થાત સુલટું ચિંતવું અગિયાર તે અષ્ટદલ કમળને વિશે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું પછી સૂર્યના તેજને સ્થાપન કરવું અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું બાર તે ભાવ દ્રઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન દર્શન અને ચારિત આત્મચારિત્ર એવા શ્રી વિતરાગ દેવ તેની પ્રતિમા મહા તેજોમય સ્વરૂપે તેને વિશે ચિંતવું તેર એ પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ યુવા અને વૃદ્ધ એવા દિવ્ય સ્વરૂપે ચિંતવવી ચૌદ સંપૂર્ણ જ્ઞાન દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપ સમાધિને વિશે શ્રી વિતરાગદેવ અત્ર છે એમ ભાવવું પંદર સ્વરૂપ સમાધિને વિશે સ્થિત એવા તે વિતરાગ આત્માના સ્વરૂપમાં તદાકારક છે એમ ભાવવું સોળ તે મૂળ સ્થાનને વિશેથી તે વિશે ઓમકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવ સત્તર એ ભાવનાઓ દ્રઢ થઈ તે ઓમકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે એમ ભાવ અઢાર જે પ્રકારના સમ્યક માર્ગે કરી વિતરાગ દેવ વિતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે એમ ચિંતવતા ચિંતવતા તે જ્ઞાન તે શું એમ ભાવ ઓગણીસ એ ભાવના દ્રઢ થયા પછી તેમને જે દ્રવ્યાદી પદાર્થો કહ્યા છે તેનું ભાવન કરી આત્માને સ્વરૂપ સ્વસ્વરૂપમાં ચિંતવવો સર્વાંગ ચિંતવવો ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે એ સર્વમાં જેમાં આત્મા મુખ્યપણે વર્તે છે તે ધ્યાન એ ધ્યાન મુખ્યપણે વર્તે છે કયું હોય કે હું અગિયાર વાગે આવી તમારા ધ્યાનમાં હોય ના હોય એ ધ્યાન કે ભાઈ ક્યાં વર્તે છે એવું ધ્યાન એવું તમારા શુદ્ધાત્મામાં હું શુદ્ધાત્માથી ધ્યાનમાં રહે છે ને નજીક પ્રકારમાં એ ધ્યાન આત્મા મુખ્ય મુખ્યપણે ક્યાં વર્તે છે મુખ્ય મુખ્યપણે સાચું અમુખ્યપણે બીજી જગ્યાએ હોય હોય અમુખ્યપણે બીજે ઠેકાણે થોડું થોડું હોય એ સર્વેમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના આપણે ધ્યાન બતાડ્યું તે પેલા બેટા શબ્દ બધી શક્તિ હોય અને આ આમ જોવું તેમ જોવું ભલે અહંકાર પણ શક્તિ હા તે કરી શકે છે પહેલું નિર્મળ એવા કોઈ પદાર્થની વિશે દ્રષ્ટિનું સ્થાપન કરી અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં લાવવું પછી વળી પાછું થયા પછી જમણા ચક્ષુને વિશે સૂર્ય અને ડાબુને વિશે ચંદ્ર સ્થિત કરો એ ભાવના જ્યાં સુધી તે પદાર્થના આકાર વિને દર્શન પૂરી સુરત એકલા કરી શકાય બધા પત્રમાં લખ્યા પછી કોઈ માણસ છે આ બાબત પત્ર છોડી દે વાત ગજાબાની અને દાદા આ કાળમાં સંગયન ક્યાંથી હોય કે આ બધું થઈ શકે અમારે એક ના થાય એક વાક્ય એક વાક્ય ના અને દાદા આપે તો આ બધા ઓગણીસ પ્રકાર બાજુ પર રાખીને આ આત્માનું ધ્યાન સાધનો છે જ્ઞાની પડ્યા પછી શાંતિ ચીપીએ છે તૈયાર તૈયાર વાત ના મળ્યા તમારી પાણી સીપીઓ લાગણો જ્ઞાની પુરુષ દાદા આત્મા હથેલીમાં આપે ત્યાં હથેલીમાં આત્મા આપે છે દાદા શ્રીમદનું આવું વાંચેલું કંઈ કશું બેસતું જ નતું પણ આ આપણી પાસે આવ્યા પછી દરેક ને આ અનુભવમાં આવે છે કાળના જ્ઞાની ગયા ચાર જણનું કામ કાઢી ગયા પોતાનું કામ કાઢી ગયા બે બે કામ કાઢી ગયા પેલા ચાર જણે ધમકી પધરાઈ દીધું પંદર ઘર થાય વાત તો સમજવી પડશે આમ ચાલે કરશે કોઈ કહે મહેમાન લાગી મહેમાન રીંગણાનું શાક કર્યું બટાકાનું કર્યું અમારે શું પડે અમે બટાકા શીખવાનું કહી દઈશું કે ચાલે લોકો ના બીજા બધા ના ચાલે કરતા બધે નહીં આવડતું પણ અનુભવ તો આવડે હા કરતા નથી આવડતું કોઈ કરતા આવડે એ બધું આવડે આત્મા તો પ્રાપ્ત થઈ ગયો પછી ધ્યાન રાખવાની જરૂર ભાઈ પૂછે છે કે જે આત્મા તો પ્રાપ્ત થઈ ગયો એટલે હવે ધ્યાન રાખવાની જરૂર છે ના તો ધ્યાનમાં જ રહે ધ્યાનમાં જ રહે આપણે રાખવો જ ના પડે રાખવો ના પડે ધ્યાનમાં જ રહેવું શુદ્ધાત્મા શું ધ્યાનમાં અને એ ધ્યાન શુક્લ ધ્યાન હું સિદ્ધાર્થમાં છું ધ્યાનમાં ના આવે શુક્લ ધ્યાન ના કેવા કેવા લાગો જૈન બુદ્ધ જૈનો ને ખબર નથી જૈન ભૂતગલ માન્યતા તમારી છોડવાની છે જૂઠી છે એ સ્ટેન્ડર્ડ પૂરતી છે શું છે તેને કાયમ નહીં માની ના માનું વૈષ્ણવ માન પણ એક વાર મનમાં જ આના સમજે નહીં શું કહેવા માટે ના સમજે પુસ્તકો લખનારા પુસ્તકો લખનારા તેના તેના શું શકાય અમારું કઈ હેલી વાત કરી બુદ્ધિ ના કેમ છે બધા બુદ્ધિ ના કેમ આવે દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જ હવે એ દાદા આપે કીધું કે ને રજકણ તરીકે જો અરે ને રિદ્ધિ તરીકે જો અને ને રજકણ તરીકે જો અને છતાંય બંને પૂતગલ છે રીતે જો અને અમે તો દાદા એક જ ટોપલામાં બધું ભેગું કરી દીધું હતું એક જ ટોપલામાં રજકણ ને રિદ્ધિ બંને એવું કીધું હતું આપે કીધું કે ના એવું કરવા જેવું નથી હા દેવોને ખરાબ લાગે અમારી આ રીત ફેંકી દે ઉગાડ્યા નાખે એ અર્થ આપે દાદા આરામ કરી ગયો જોડે છે એમ આરામ કરી ગયા અંતરવાલા કે આરામ કરી ગયા પરિચય આરામ કરી પરિચય આરંભ કરી ગયો છોડે તો કે મતિ આવરણ થશે આરંભ કરી ગયો છોડે તો આવરણ થશે એમ સત્તર વાર સત્તર વાર કીધા દાદા જ્ઞાન આપેલા માણસ ભાઈ પૂછ્યું દાદા પાસે જ્ઞાન લીયા કઈ મળી ગયું કે છે કારણ કે મને બહુ જાતના અનુભવ થાય મને બહુ આનંદ ને બધું એ છે અને મારું હલકો ભૂલ થઈ ગયો છું આરંભ પડી ગયો છોડ્યો છે પુસ્તકમાં દેખાય Olha, tesoureiro પરિચય છીએ શું થાય પેલા મૂંઝામણ થઈ ગઈ આ એનું મોગું થઈ ગયું બધું જ્ઞાન જ્ઞાને મોગું થઈ ગયું શંકા પડી રહેવાની પર મારી પ્રશંકા નહીં જ્ઞાન પ્રશંકા જ્ઞાન પ્રશંકા કવિએ ગાયું છે એ શંકા દાદા પર કરતી પણ જ્ઞાની પર ના કરશો દાદા પર કરજો જ્ઞાન જ્ઞાન પર ના કરશો જ્ઞાન આ જ્ઞાન તો વિજ્ઞાન છે કેવું જ્ઞાન છે શું છે દાદા પર શંકા કરે એનો ઉપાય છે શું શું આરામ કરી છોડ્યા પ્રાણલાલ ને જે કરવાના જે છે એ ચાલે છે પ્રાણલાલ એ કઈ એવું છોડવાનું કે બાંધવાનું કોઈ હજુ નક્કી નથી કર્યું એ કરે છે પ્રાણલાલ છૂટી ગયો એ પ્રાણલાલની પ્રકૃતિ કેરા કરે છે પ્રકૃતિ કેરા એટલે આ પોગલ પોગલ સ્વભાવ ચાલી છે આત્મા આત્મા ચાલી પોતપોતાના સ્વભાવ પોતપોતાના સ્વભાવ જળ જળ સ્વભાવ ચેતન ચેતન સ્વભાવ માં રમવું ના હોય નિશ્ચય થી કદાચ હોય નિશ્ચય થી કદાચ હોય નિશ્ચયથી કદાચ નિશ્ચયથી કદાચ હોય જેને જ્ઞાન હું શુદ્ધાત્મા છું પછી અરુણ પરિવાર અને હું કાલાલ છું એ ભાવ તૂટી ગયો કાનલાલ તો ડ્રામેટિક છે ડ્રામેટિક દરઅસલ હું છું હું છું ત્યાંથી આરામ કરી તૂટી ગયો એટલે સાધુ એવા સાધુ હતા ત્યારે આરંભ તરીકેથી છૂટતા હતા તો અત્યારે સાધુઓનું ભલે વેપાર નહીં કરતા પણ વરવારે જાય તો વરવા જતા શું શું ક્રિયા થાય ઘણી થાય ઘણી થાય હે જવા વરવા જતા શું શું ક્રિયા થાય આપણે વાતો કરતા ને તે કઈ મહારાજ ને ભાઈ ટકોરો પડે સંભ્રમ થાય સંભ્રમ શું થાય સંભ્રમ થાય સંભ્રમ શું થાય ટકોરો પડે આપણે વાતો કરતા એમ મતો હોય મહારાજ ને બી ટકોરો પડે સંભ્રમ કે વરવા જવાનો વખત થયો એટલું જ વાતો ચાલુ છે પછી મનમાં ટકોરો પડી ગયો વરવા જવાનો ખર્ચ થયો એ સમરંભ કહેવાય શું કહ્યું સમરંભ આરંભ કરવાની ફર્સ્ટ શરૂઆત ફર્સ્ટ શરૂઆત સમરંભ પછી બધા આપણા જેવા હવાના ઉઠ્યા એટલે શિષ્યને કહે છે લાય ભાઈ હું હરી લાવું ફરવા જવું કે એ સંભ્રમ કહેવાય સંભ્રમ સંભ્રમ સમારંભ સમારંભ સમારંભ સમારંભ આ સમારંભ કર્યો આપડા લોકો નહીં સમારંભ કરતા અમારો સમારંભ છે અને પછી મહારાજ લાકડ લઈ અને ઉઠ્યા એ આરંભ પગલું મળી ત્યાં પગલું ના મળે તો હું સમારંભ તમરમ સવારનાર અને તમે અનારંભી અનારંભી જયંતિ ગયા અનારંભી સંભ્રમ દયની સમાન દયની આરંભ દયની અનારંભી તો ના જોઈએ એટલે ના વરવા ના જઈએ એટલે વરવા ના જઈએ એટલે ગમવાથી બધું ગમ એ વરવાનું છે સારી રીતે લાવો જગત બન્યું છે સ્વભાવ ચાલે છે સ્વભાવ ભૂખ લાગે ત્યારે સ્વભાવ જન્મ છે તે સ્વભાવ તે સ્વભાવ બધું કુદર કુદર નો સ્વભાવ બતાવ્યા કરે છે આત્મા આત્મા નો સ્વભાવ બતાવ્યા કરે પોતાના સ્વભાવ બતાવ્યા કરે છે અને છતાં ચાલે કરે છે અંતે રોડ પર ના બેઠા હોય તો ગાડીઓ બંધ થઈ ગઈ નહીં હોતી તારીખ અઠ્યાવીસ ચાર ત્યાંથી વડાલા સાંજે દાદા ભગવાનના અસીમ જય જયકાર તપાસ કરી તમે માની લેતા <laughs> <laughs> પુસ્તક વાંચતા તારે સંકલ્પ વિકલ્પ હતા અને આપણી પાસે કશું નથી કરતા પણ કોઈ હવે હવે વિકલ્પ નથી રહ્યો તે વખતે સંકલ્પ વિકલ્પ બહુ હતા સંકલ્પ વિકલ્પ એટલે કઈ આમ નથી તેમ કર્યા છે કોણ સંકલ્પ વિકલ્પ નવરો તપાસ કરે શું પ્લાનિંગ કરવાનું બાકી રહ્યું છે લઈને પછી પ્લાનિંગ કરવાનું શું પાછું પ્લાનિંગ તરંગી પાછા તરંગી તરંગી અઠ્યાવીસ ચાર ત્યારે મહાત્મા કૃષ્ણભાઈની સામે વડાવા રાજા જેમ દર વખતે કહે છે કે આ જ્ઞાન સાયન્ટિફિક છે અને સાયન્ટિફિક છે તો શું બધું નિશ્ચિત જ છે તો પછી આપણે શું કરવાનું છે જે વસ્તુ જ્ઞાન આપણે જે કહો છો એ સાયન્ટિફિક છે અને સાયન્ટિફિક છે તો નિશ્ચિત છે એમાં આપણે શું કરવાનું ખાવા પીવાની જે ખાવા પીવાનું જે છે ને એને મેન્ટેન કરવાનું છે સાધન કરવાનું

સંસારી જ્ઞાન હતું જ્ઞાન એટલે અજ્ઞાનમાં બધું કરવું પડે જો વિજ્ઞાનમાં બધું આના બધું કરવાનું કશું થઈ જાય છે કરવાનું છે પુસ્તક વાંચું અક્રમ અક્રમ વિજ્ઞાન ના ગ્રાહક અક્રમ વિજ્ઞાન છે કરવું ના થાય પણ નાય પણ થાય મારું દુઃખ કરે પેટ દુઃખ કોઈ નહી પછી આપણે લઈએ એવા જ્ઞાન જબરજસ્ત આવરણ જ્ઞાન ઉપર જબરજસ્ત આવરણ આવી જાય જ્ઞાન ઉપર આવરણ આવી જાય આવરણ આવી જાય લાલચ થી કે જ્ઞાન ઉપર આવરણ આવી જાય વરિદાર તો જ થશે લાલચ થાય લાયક હોય તો કવર ભરી જાય પણ એને લઈને પાછું તો બહુ ખરાબ ખરાબ છે ચાર પાંચ જણ लाल तो નવીન પૂછે છે લાલચ જાય કેવી રીતે લાલચ લાલચ જાય કેવી રીતે લાલચ જાય લાલચ મારી નાખે નહીં કામ થઈ ગયું એટલે તવેની માં કેવા ભાવ ઉભા થાય માં કેવા ભાવ ઉભા થાય જે કઈ મલત લઈ લો જે કઈ મલત એની ઈચ્છા કરે એની ઈચ્છા કરે તરત આ એટલે ભૌતિક માં સુખ ફળ ફળ આપતું કરાય ગમે તે ભોગે ભૌતિક સુખ લેવાનું ગમે તે ભોગે ભૌતિક સુખ જોઈએ નૈતિક જીવન ભૂલી જાય મહાત્મા ફળે નહીં એમને ધંધા નિકાલ કરે ભાઈ ખોળે અહંકાર ઉભો કરીને ફરી કાઢે ફરી એવું જ્ઞાન અહંકાર કાઢે તો જ સાહેબ દિવસ વિષયમાં ઋણા ઉત્પન્ન થાય તો વિષય બંધ થાય વિષય વિષય લાવે છે તો જાણવા જ કહ્યું ઉકવાનું ના કરો કરવા હા આ બધામાં દોષ તો જાગૃતિ ન હોવાથી જ છે ને દાદા આ બધી વસ્તુઓમાં દોષ ઉભો થાય જાગૃતિ ન હોવાથી જ ઉભો થાય ને લાલચ હોય તો જાગૃતિ રહે નહીં તો લાલચ જ ત્યાં જાગૃતિ રહે જ નહીં પછી અહંકાર કરીને પુરુષાર્થ કરે શું કરે પુરુષાર્થમાં અહંકાર કરીને કઈ પુરુષાર્થ કરે અહંકાર કરીને તો શું પુરુષાર્થ કરે કે મારે ન જોઈ વાત સમજે એક વાર એક વાર વિષયને સારી રીતે સમજી લે પછી વિષયમાં પાંચને ના ગમે છે પવનને સંભળાવવાનો ના ગમે છે નાકને ભૂલવાનો ના ગમે છે જીભને ચાટવાનો ના ગમે છે એના ઉપર બધી જ રીતે એનો સ્પોર્ટ પાડીને સમજે તે ફોડ પાડીને સમજે અને મનને ગમતું નથી બુદ્ધિને ગમતું નથી અહંકારને ગમતું નથી બધા એસી રીતે વચ્ચે ક્ષણિક સુખ ક્ષણિક સુખ દેખાતું હોય ને ક્ષણિક ક્ષણિક સુખ દેખાતું હોય ક્ષણિક સુખ નો સવાલ નથી અલૌકિક રીતે ચોટેલા વિચાર જ નહીં કરવાના વિચાર નહીં થાય જલેબી વાંધો નહીં જલેબી વિષય છે વાંધો નહીં વાંખને ખાતી કે મોટાને ચાખવી ગમે ભાગ્યને સંભાળે કોમને ગમે <laughs> નાકને ગમે જીભને ગમે હાથે અડીએ તો લાગે સરસ તેલ ગમે એ ખાવાનું શું કે ઇન્દ્રિય કેવું કરતું ઇન્દ્રિય છે તો હોડે ને પેન્ડલ ખાવા ના કહે બેભાન અહીંયા આવ્યા પછી તારું ઠેકાણું ના પડતા પછી વાપરું છું ઘેર ઘેર ફાવવાની બહાર ફાવવાની બુદ્ધિ જરા બધા એ લોકો થાય એટલે લોકો ખુશ થઈ જાય કે બુદ્ધિ છે ભાઈ બુદ્ધિ પ્રકાશો હમણાં તો કામે નથી લાગતું કામે નથી કઈ એડજસ્ટ ના શાસ્ત્ર જ્ઞાની પુરુષ મળ્યા પછી સ્ત્રી જોઈને રાગ ઉત્પન્ન થાય તો એને જ્ઞાની પુરુષ મળ્યા નથી આવે છે નથી થઈ એમ થાય નહીં જ્ઞાન બરાબર ફળ નથી આપ્યું એમને જ્ઞાને ફળ નથી આપ્યું જેવું જોઈએ એવું ત્યારે આમ થાય ને જો જ્ઞાન આ જ્ઞાન થી જે સુખ મળે છે લાલતું છે એટલે ના આપે ના આપે એ જ કઉ છું એટલે મૂળમાંથી જન્મથી જ લાલતું એટલે જ્ઞાનની જ્ઞાનની બી અસર ન થવા દે એટલે આવા જ્ઞાન ની પણ લાલચ ના કરે લાલચ ન અસર કરવા દે તેથી શાસ્ત્રકારો લાલચુ ઉતરતો ઉતરતો નર્ક ગતિ જાય કોઈ ચીજ બાકી ના રાખે લાલચુ લાલચુ માં બધા કસાયો હોય કસાયો એક એક લોભ હોય એટલે હું એ પૂછવા જ માંગતો હતો કે લોભ લોભ પણ લોભ ધીરે ધીરે લાલચો બનાવી નાખે કે લાલચ થયા પછી લોભ ઉત્પન્ન થાય લાલચ થયા પછી લોભ ઉત્પન્ન લોભિયાનો હતો ને કોઈ લોભિયો કોઈ દાદ જીતે લાલચું નથી લાલચ કરાવે કોણ મન કરાવે લાલચ લાલચ મન કરાવે મન પણ મૂળ આપવા અહંકાર નો ગુણ મૂળ અહંકાર નો ગુણ અહંકાર અહંકાર લાગે તો મનની માર્ગ નીકળે અને પછી આ અહંકાર થી ફરી રાજ્યો બી થયા કરે અહંકાર થી ઉભી થાય ને મન ની મારફત બહાર નીકળે ખોટા તો કરાય ખોટા તો કરાય નું જ્ઞાતા દ્રષ્ટા રહે જ્ઞાન આપનું લીધા પછી એમાં જ્ઞાતા દ્રષ્ટા રહી શકે એવું ન થાય જ્ઞાતા દ્રષ્ટા રહે લાલચ નો બી ન રહી શકે લાજ આપે જાય

અહીં નહીં તો બધે પણ સત્સંગમાં કે આવે આવા આવા સ્થળો હોય અમુક માણસો એવા હોય છે એને કઈ પ્રકારે એમને એમને જાહેર થવું જોઈએ ગમે એ કારણ પકડીને ગમે એ કારણ પકડીને પોતાને જાહેર તો થવું જોઈએ પોતાનું પોતાને જાહેર થવું હોય સત્સંગની અંદર ગુરુ થવાય તેર છે એ તો પાંદર ના ગુરુ થવાય શિષ્ય થવું કેટલું અઘરું છે બહુ વખત પા બહુ બગડે પણ બધું ભોગવવા માટે ભોગવવા માટે ભોગવવા માટે કોઈ વસ્તુ ભોગવાની નહીં એવું નહીં હા એ તો ભોગવવા માટે જ દાદાજી જ્ઞાન ક્રિયાકારી છે જ્ઞાન એ આશ્રમમાં છે ત્યાં આશ્રમમાં પહેલે દિવસે હું ગયો ત્યારે લીનાબેનને કીધું તમે જડે મને બતાવજો ત્રણ વર્ષના અનુભવ પછી માન્યું મને કે તમે કહો છો સાચી વાત છે એક માણસ પરમાર્થ માટે આવ્યો નથી ચક્ર નું જ્ઞાન હોય અરે દાદા ચક્રો નું જ્ઞાન નથી હોતું કારણ કે એનું બેસિક બેસિસ જુદી જાતનું હોય ને એનું પહેલું ફાઉન્ડેશન કઈ જુદી જાતનું હોય એટલે પછી એવું જ થાય એ કંઈક નર્મદાના કિનારે જઈને રહ્યો તો નર્મદાના કિનારે જઈને ક્યાંક આશ્રમમાં રહ્યો હતો પછી પછી પછી મુશ્કેલ ઘેરવાળો પાણાવો હતો પણ તાર ખાધો અને એક વાર જે દાજેલો હોય ને દાદાજી એ પછી એનો બલિવાર ના એને બલિવાર નો આવે એને વિશ્વાસ નો બેસે હા વિશ્વાસ નો બેસે ક્યાંય પણ શંકા પડે શંકા પડે તમે જાણતા ત્યારે મીઠા અને અમેરિકા અમેરિકા દાદાજી ભોગ ભૂમિ છે અમેરિકા ભોગ ભૂમિ છે કમ્પ્લીટ ભોગ ભૂમિ છે બીજું કઈ એટલે તો બહુ હવે મુક્તાનંદજીના મુખ્ય શિષ્ય હાર્ટેલિયો

ભૂખ્યા ન મરવા દે ના મરવા દે ન મરવા દે આ હોય તો ભૂખ્યા ન મરે પણ બીજા બધા મરવા દે પણ લોભિયો ન મરવા દે એક જ ભાવનો પૈસા એકલાનો અને પૈસાના અંગે જેમાંથી પ્રાપ્ત થાય એ વસ્તુ લોભ જે આવી ભાંગ આવે તો એ લાવે ગોજો તો એ લાવે સુખની લાલચ સુખની સુખ લે ભોગવી લેવું સુખ ભોગવી લેવાની લાલચુ માણસ વકરે એટલે કામ કરે હું મરી જઈશ આમ કહીશ ત્યાગ મારી ભૂગવી લેવા વકરે પાછું એટલે ત્યાં એને કઈ લાલચ છે ત્યાં એને કઈ લાલચ છે વિષય માટે હોય હે પર્ટિક્યુલરલી વિષય માટે લાલચ હોય એવું વિષય વિષય બીજી બધી જાતના એટલે બીજું માન પૂજા એવું પણ હા દારૂ બરું ના પીવા દે તે તરાવું કરે એટલે વસ્તુ વસ્તુમાંથી આવતું સુખ માટે કહો છો વસ્તુ માટે કહો છો કે વસ્તુમાંથી આવતા સુખ માટે લાલચ કઈ કઈ લાલચ વસ્તુની હોય છે કે વસ્તુ માંથી આવતા સુખની હોય છે સુખનું વસ્તુ શું કરવાનું વસ્તુ ચડાવવું એટલે સુખનું વસ્તુ બધે આવતા શું છે લોભિયાને પણ એવું છે ને લોભિયાને પણ લોભિયા બીજા બીજા સુખની પણ કહ્યું કે ના લોભની આરોગ્ય ભગવાને કહ્યું કે એનો છૂટવાનો વારો ના આવે કોનું જગ્યાનું લાલચુનો લાલચુનો ના આવે ભારે કોનું કહેવાય ભારે કોનું કહેવાય લાલચુ લાલચુ પાછા બહુ ને કહેશે અમે જ્ઞાન પછી આવી લાલચ કોકને હોય તો છૂટે છૂટવું હોય તો સી રીતે છૂટે